રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજને ભગતજીના દર્શન રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ભગતજીના ધામમાં પધાર્યાનો પત્ર મળવાથી અતિ ઉદાસ થઈ ગયા પોતાના વસ્ત્ર ઉતારી સ્નાન કરવા કૂવે પધાર્યા પણ અત્યંત શોકથી અવાક થઈ ગયા હતા કૂવાને કાંઠે સ્નાન કરવા બેઠા પણ એવી જ સ્થિતિમાં લગભગ અડધો કલાક મૌન બેસી રહ્યા એટલે તેમના જોડિયા સાધુએ પૂછ્યું શાસ્ત્રી કેમ આમ બેઠા છો શાસ્ત્રીજી મહારાજે કશો જ ઉત્તર ન આપતા પોતાના હાથમાં રહેલું પોસ્ટકાર્ડ તેમના તરફ ફેંક્યું એટલે તેમણે વાંચ્યું અને તુરત જ માથે હાથ મૂકીને પોક મૂકી રડવા લાગ્યા સ્વામીએ ઊઠીને તેમને ધીરજ આપી છતાં તેમની ઉદાસીનતા તો ટળી જ નહીં એટલામાં થોડી વારે ભગતજીએ તેમને દર્શન દીધા હાથમાં ગુલાબ અને મોગરાનો હાર હતો અને હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજને કહ્યું આમ ઉદાસ કેમ થયા છો હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું એમ કહીને શાસ્ત્રીજી મહારાજને હાર આપ્યો પાસે બેઠેલા જોડિયા સાધુએ આ જોયું એટલે તેમને ઘણો જ આનંદ થયો અને ભગતજીના ધામમાં ગયાનો શોક અર્ધો ટળી ગયો તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠેલા તેમણે કહ્યું હવે પૃથ્વીનું મંગલ ગયું ભગતજી પૃથ્વી ઉપર મંગલ હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી આવી રીતે શ્રી અક્ષર પુરુષોત્તમને શુદ્ધ ઉપાસના પોતે પ્રવર્તાવી અને ઉપાસનાની સ્થિતિને માટે કાળાંતરની પુષ્ટિને માટે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પધરાવવા માટે એવા ઉપાસનાના મંદિરો કરવા મને વર્તાલ લ્યો એવું ગર્ભિત સૂચન કરી વર્તાલ સંસ્થાના પોતાના અતિ લાડીલા અને પ્રાણ સમાન શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞ ભગતજી અખંડ રહ્યા અને ઉપાસનાની જ્યોતને અખંડ રાખી શાસ્ત્રીજી મહારાજે પણ ભગતજીનો આ સિદ્ધાંત પૂર્ણપણે જાણી ભગતજીનું અધૂરું કામ પૂરું કરવા માટે સ્વામી જાગા ભક્તની પણ સેવા કરી તેમનો રાજીપો મેળવી તેમના થકી વરદાન પામીને અક્ષરે સહિત પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ બોચાસણ સારંગપુર ગોંડળ અટલાદરા અને ગઢડાના ભવ્ય મંદિરોમાં પ્રતિષ્ઠિત કરી આ લોકમાં મહારાજ તથા સ્વામીના અવતરણને પ્રસિદ્ધ કર્યું અને સત્સંગમાં શુદ્ધ ઉપાસનાનો માર્ગ ચાલુ રાખ્યો આવી રીતે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તના અતિ મહાન દિવ્ય અને ચમત્કારી જીવનનો જગતની દ્રષ્ટિએ અંત આવ્યો મુમુક્ષ ભક્તો આ ચરિત્રનું દિવ્ય ભાવે ગાન કરશે તથા સાંભળશે તો સર્વ પ્રકારે નિર્દોષ થઈ અક્ષરધામના અધિકારી થશે એવો ભગતજી મહારાજનો સદા અભયવર સર્વને છે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિદ્ધ દુઃખમાં આપનુયાત ખંડ ત્રીજો સમાપ્ત પરિશિષ્ટ એક ઐશ્વર્ય અને પ્રતાપ સર્વૈશ્વર્યવતે નિજાશ્રિતજનામ દોષહર્ત્રે ચમે પ્રાગજિત સદ્ગુરુવે નમોસ્તુ સતતમ બ્રહ્માત્મમુક્તાય તે શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજી ભગતજી બે કાંઠામાં શેત્રુંજી નદી પાર ઉતારે છે સંવત ઓગણીસો ચૌદના ચોમાસામાં મહુવાના હરિભક્તો શામજીભાઈ તથા નરસિંહભાઈ આદિ કેટલાક ભગતજીની સાથે જૂનાગઢ સ્વામીના દર્શને જતા હતા રસ્તે ચાલતા પુષ્કળ વરસાદ થયો અને માર્ગમાં આવતી શેત્રુંજી નદી બે કાંઠામાં ભરાઈ ગઈ વાંસપુર પાણી નદીમાં હતું અને ખૂબ તાણ હતું આથી હોળીવાળા હોળીઓ બંધ કરી કાંઠે બેઠા હતા બંને કાંઠે મુસાફરો પાણી ઉતરવાની રાહ જોતા હતા ભગતજી તથા તેમની સાથેના હરિભક્તો ત્યાં આવ્યા સાથેના હરિભક્તોએ ભગતજીને પૂછ્યું આપણે શી રીતે પાર ઉતરીશું ત્યારે ભગતજીએ કહ્યું પાણી તો છાતી સમાન છે અને ઉતરી જવાશે માટે સ્વામી અને મહારાજને સંભાળીને ચાલો આગળ કાંઠા ઉપર બેઠેલા મુસાફરોએ તથા હોડીવાળાઓએ કહ્યું ભાઈ પાણી વાંસપૂર છે અને તાણ બહુ છે એટલે અમે અમારી હોડીઓ પણ બંધ કરી છે માટે જોખમ કરો માં પણ ભગતજીનો બધાને વિશ્વાસ અને ભગતજી પહેલાં જ નદીમાં ઉતર્યા એટલે પાછળ બીજા હરિભક્તો પણ ચાલ્યા જ્યારે મધ્ય વહેણે બધા આવ્યા ત્યારે પાણી છાતીપૂર બધાને થયું અને સૌ સામે કાંઠે ઉતરી ગયા ઊંચા શ્વાસ રાખી આવું સાહસ કરનાર તરફ કાંઠેથી જોનાર મુસાફરો તથા હોળીવાળાઓ તેમને સામે કાંઠે ઉતરી ગયેલા જોઈ બહુ જ આશ્ચર્ય પામ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા આ યાત્રાળુઓમાં મહુઆના પ્રાગજી ભક્ત હશે એમ અંદર અંદર સૌ કહેવા લાગ્યા એવો પ્રતાપ પ્રાગજી ભક્ત સિવાય બીજાનો હોય નહીં સર્પ તથા હડકાયું કૂતરું કરડ્યું આ સર્વે હરિભક્તો આગળ ચાલ્યા એટલે એક હરિભક્તને હડકાયું કૂતરું કરડ્યું એટલે બધા અટક્યા ભગતજી કહે એ તો મટી જશે માટે સબકાઓ એમ કહી તેના પગે હાથ ફેરવ્યો એટલે દર્દ ઓછું થઈ ગયું પછી સૌ આગળ ચાલ્યા થોડી વારે તેમના મોટાભાઈ નરસિંહભાઈને સર્પ કરડ્યો ત્યારે તો બધા મૂંઝાયા ભગતજી કહે સ્વામીને સંભારો અને ધૂન કરો કાળા નાગનું ઝેર સ્વામિનારાયણ મંત્રથી ઉતરી જશે તેથી સૌએ મળીને ધૂન કરવા માંડી તેથી બે કલાકે પીડા મટી અને ચાલવાની શક્તિ આવી આવા અપાર શક્તિવાન અને વિઘ્નોના પહાડોને ઉખેડીને ફેંકી દેનાર પ્રાગજી ભક્ત અને તેમની સાથેના હરિભક્તોની અંતરિક્ષમાંથી સ્વામીશ્રી રક્ષા કરી જ રહ્યા હતા સ્વામીના દર્શનની આટલી ઉત્સુકતા અને આસક્તિ ભગતજીના સમાગમથી સૌને જાગી હતી ભગતજી જાણે ખેવટિયા હોય તેમ આગળ ચાલે અને બીજા સર્વે માથે પોટલા ઊંચકી પાછળ પાછળ ચાલે એમ આગળ ચાલતા માર્ગમાં લૂંટારાઓ મળ્યા ભગતજીએ તેમને દ્રષ્ટિ માત્ર ઓળખી લીધા અને સર્વેને સાનમાં પોટલાં છોડી ઢીમણ કરવા કહ્યું બધા હરિભક્તો પછી પોટલા છોડી ઢીમણ કરવા બેઠા અને લૂંટારાઓને પણ ભગતજીએ બોલાવ્યા અને ભાથું ખાવા આપ્યું બીજા બધા પરવારીને ભગતજીની આજ્ઞાથી ચાલવા માંડ્યા લૂંટારાઓએ વિચાર કર્યો આપણે હમણાં તેમને પહોંચી જઈશું માટે નિરાંતે ખાઈ લઈએ ભગતજી તથા તેમની સાથેના બધા હરિભક્તો જોત જોતામાં આગળ નીકળી ગયા અને લૂંટારાઓ હાથ ઘસતા રહ્યા આવી રીતે સ્વામીએ અપાર રક્ષા કરી અને સૌ જૂનાગઢ પહોંચ્યા પ્રાગજી ભક્તની શૂરવીરતા તથા પહાડ જેવી અડગ શ્રદ્ધા જોઈ સ્વામી બોલ્યા આ મહુવાના હરિભક્તોને કૂતરા કરડે છે સર્પ કરડે છે માર્ગમાં લૂંટારા મળે છે પણ મારો કેડો મૂકતા નથી મૂંગા બ્રાહ્મણ પાસે ભગતજી વેદ બોલાવે છે મહુવા પાસે ભાદરોડ ગામમાં વલ્લભજી શુક્લ નામે એક સત્સંગી બ્રાહ્મણ રહેતા હતા સાધારણ રીતે બ્રાહ્મણ વૃત્તિ કરીને જીવન નિર્વાહ કરતા બહુ જ ઓછું ભણેલા ગરીબ અને સહેજ જીભ બોલતા થોથરાય એવી આ બ્રાહ્મણે વાત સાંભળી કે જૂનાગઢના જોગી સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સેવી પ્રાગજી ભક્ત પરમ એકાંતિક સ્થિતિને પામ્યા છે અને અપાર ઐશ્વર્ય બતાવે છે એટલે કુતૂહુલથી તેઓ મંદિરમાં આવ્યા અને મારા જેવા અભણ પાસે જો વેદ બોલાવે તો સાચા એમ મનમાં સંકલ્પ કરતા ભગતજી પાસે આવીને બેઠા તેમને જોઈ ભગતજીએ કહ્યું કેમ શુક્લ મહારાજ અંતરમાં શું સંકલ્પો કરો છો શ્રીજી મહારાજ અને મોટા સંતના પ્રતાપે અનંત ઐશ્વર્ય આવે પરંતુ સાધુતા આવવી ઘણી દુર્લભ છે એમ કહી તેમના સામે દ્રષ્ટિ કરી અને કહ્યું યજુર્વેદના મંત્રો બોલો એટલે યજુર્વેદના મંત્રો વિદ્વાન પંડિતની માફક બોલવા લાગ્યા પછી ઋગ્વેદની ઋચાઓ સામવેદનું ગાન તથા અથર્વવેદના મંત્રો પણ બોલાવ્યા સર્વસભા તથા નાગર અમલદારો જે ત્યાં બેઠા હતા તે બધા સ્તબ્ધ થઈ ગયા અને પ્રાગજી ભક્તનો ઘણો જ મહિમા સમજવા લાગ્યા તે સમયમાં મહુવાના ઘણા વૈષ્ણવો નાગરો સત્સંગીઓ વગેરે ભગતજીની પરીક્ષા કરવા અનેક સંકલ્પો કરીને તેમની પાસે આવતા ભગતજી તે બધા કહી દેતા આથી આ બધાને ભગતજી તરફ ઘણો જ ભાવ થયો અને ભગતજીએ પણ આખા મહુવા બંદરમાં એવો દિવ્ય ભાવ અને પ્રતાપ જણાવ્યો અને વિદ્વાન તથા બુદ્ધિશાળી વર્ગને વિચાર કરતા કરી મૂક્યા દરબારી કચેરીમાં કામ કરતા એક બ્રહ્મજ્ઞાની શુષ્ક વેદાંતિને ખબર પડી કે મહુવામાં દરજીનો ધંધો કરી સીવી ખાનાર પ્રાગજી કંઈક ઐશ્વર્ય પામ્યું છે એટલે પોતાના જ્ઞાનના અતિશય અભિમાનમાં ભગતજીની પરીક્ષા કરવા તે મંદિરમાં આવ્યો અભિમાનમાં અક્કડ એટલે ઠાકોરજીના દર્શન કર્યા વગર કે કોઈને નમ્યા સિવાય સભામાં આગળ આવીને બેઠો બીજા ત્યાં બેઠેલા સર્વ જાણે કાંઈ હિસાબમાં ન હોય તેમ સર્વ તરફ દ્રષ્ટિ નાખતા નાખતા ભગતજી તરફ તેણે જોયું અને કેટલુંક શાસ્ત્ર વિરુદ્ધ બોલવા લાગ્યો તે સાંભળી ભગતજીએ તેના તરફ જોઈ તેણે જે જે કુકર્મો કર્યા હતા તે બધા સભા વચ્ચે કહી દીધા અને કહ્યું તારા અંતરનું તો ઠેકાણું નથી તો તને ભગવાનના સ્વરૂપની શી રીતે ખબર પડે ભગવાનના સ્વરૂપના તો મોટા મોટા યોગીઓ પણ ધ્યાન કરી થાકી જાય છે તો પણ પાર પામતા નથી અને વેદ પણ ભાર પામતા નથી તો તું ભગવાનનું સ્વરૂપ શી રીતે ઓળખીશ ભગતજીની આવી દિવ્યવાણી સાંભળી તથા પોતાના પાપનું પોત સભામાં પ્રગટ થવાથી તે તો ઊભો થઈને ચાલતો જ થયો ત્યાં બેઠેલા કેટલાક સત્સંગીઓને થયું ઠીક થયું એ જ લાગનો હતો અમને કોઈ દિવસ સુખ લેવા દેતો નહોતો